બાકી આવી જાઓ રહી ગયો જય આગળ શિવ પાછળ શિવ નીચે દર્શન કરે તમને શું નથી પડે નહીં ધ્યાન નથી પડતું નહીં ધ્યાન દાદા મર્યા પછી લઈ પડી ભાવ સુખ મળેલો ત્યાં ચાખવા પડતા નહીં બાવા હતા તો ચાખ્યું બહુ હાર હતા એમાં સુખ જાગવાની ભાવના થાય ને બાવાને એ તમે બાવા પણ મારે હું તમને જુદા છીએ હવે મારી વસ્તી કેમ હાથ ધરાય ગઈ તમે તો પ્રયત્ન કરો છો બાવા છે ને ચાખ્યું એ જુદું ગયું હવે થોડી સમજે ને જીવન એવું બધું કરવાનું બાવો જે છે આપણી જોડે તેને કહી દેવાનું કે જીવન એવું કરો કે અગરબત્તી જેવું અગરબત્તી જીવન કાઢે છે ધંધો બીજાને સુખ આપીને પોતે બળવું અગરબત્તી જેવું અને અગરબત્તી જેવું થાય માલ એવો બધો ચતુર્મી માણસ એવા ચાલો અને તમને પૂછીએ બધું